કાલે એમનો અધ્યાય પૂરો કર્યો છે તમારી પેલા લઉં છું હા અવાજ આવે છે આવે છે બરાબર હા આવે છે આવે છે હા આગળ તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આ અધ્યાયમાં અક્ષરની ઉપાસના કરવામાં આવતા દેહાભિમાન રૂપી મુખ્ય વિઘ્નને દૂર કરવા ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન શું છે તે અર્જુનજીને જણાવે છે તેમાં એક થી ચોત્રીસ શ્લોક છે તેમાં પહેલા શ્લોકમાં ક્ષેત્ર એટલે શરીર અને તેને જાણનારા ક્ષેત્રજ્ઞ છે તે જણાવે છે બીજા શ્લોકમાં ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ કહે છે કે જે પોતાનો અંશ છે અને જે ક્ષેત્રી તરીકે સંસારમાં નિમગ્ન હોવાથી મારા સ્વરૂપને જાણતો નથી પરંતુ તેનામાં જ્યારે મારા ગુણોનો આવિર્ભાવ થાય છે ત્યારે તે બ્રહ્મરૂપ જ છે અને આ જે જ્ઞાન જે છે એ ઉત્તમ છે અને મને સંમત છે એવું કહી જણાવે છે ભગવાન પછી ત્રીજા શ્લોકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપને સાંભળવાની અર્જુનજીને આજ્ઞા કરે છે ચોથા શ્લોકમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કરે છે કે જેને ઋષિઓએ ગાયેલું છે વેદોના છંદોમાં છે અને બ્રહ્મસૂત્રના પદોમાં કહેવાયું છે એ જણાવે છે પછી આગળ પાંચમાં એટલે આગળ ચોથા અને છઠ્ઠા શ્લોકમાં ક્ષેત્ર કે જે પંચ મહાભૂત ઇન્દ્રિયોથી બનેલું અગિયાર ઇન્દ્રિયોનો આશ્રય કરેલું અને ઈચ્છા દ્વેષ સુખ અને દુઃખ વિકારો વાળું અને જે ક્ષેત્ર એટલે કે જે સ્થૂલ અને સૂક્ષ્મ દેહરૂપ અને નશ્વર એવા સ્વભાવ વાળું છે એ બતાવે છે પછી આગળ એનાથી સાત થી અગિયારમાં શ્લોકમાં જીવનું શરીર સાથે તાદાત્મ્ય કરી લેવાથી તેનામાં જે વિકારો પેદા થાય છે અને તે વિકારોની અસર જીવ પર પડે છે તેથી ભગવાન આ તાદત્મ્યને દૂર કરવા આવશ્યક એવા વીસ સાધનોનું જ્ઞાન નામથી વર્ણન કરે છે જે આગળ બાર થી આગળ બાર થી સત્તરમાં શ્લોકમાં ધ્યેય એટલે કે બ્રહ્મ તત્વ શું છે એનું નિરૂપણ કરે છે જેમાં બારમામાં ધ્યેય ન સત છે ન અસત એટલે કે નિર્ગુણ નિરાકાર રૂપ કહી તેરમામાં એને સર્વતઃ પાણીપાદતથી સગુણ નિરાકાર રૂપ કહી ચૌદમામાં તેની વિલક્ષણતા એટલે કે બ્રહ્મ નિર્ગુણ છે છતાં નો ભોગ કરનાર છે તેમ કહી પંદરમામાં તેની સર્વ વ્યાપકતા એટલે કે તે ભૂતોની બહાર અને અંદર સર અક્ષર કહીને બતાવે છે અને સોળમામાં તેની સર્વ સમર્થતા એટલે કે અવિભક્ત હોવા છતાં વિભક્ત રહી અને ઉત્પન્ન રૂપ એટલે કે બ્રહ્મા એટલે પોષણ રૂપ વિષ્ણુ અને રુદ્ર રૂપ સંહાર કરનાર છે તે કહ્યું અને સત્તરમામાં તેનું પ્રકાશ રૂપથી વર્ણન કરી જ્ઞાનથી તે પ્રાપ્ત છે અને સર્વના હૃદયમાં રહેલું છે તે બતાવે છે શ્લોક અઢારમાં જ્ઞાન ધ્યેય જ્ઞાન અને જ્ઞેયને જે જાણે છે એટલે કે ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેયના સ્વરૂપને જે જાણે છે તે મારો ભક્ત મારા ભાવને પામવા માટે યોગ્ય છે તે કહે છે પછી ઓગણીસમાં શ્લોકથી ત્રેવીસમાં શ્લોક સુધી પ્રકૃતિ અને પુરુષ એ બે અત્યંત જુદા સ્વભાવ વાળા હોવા છતાં તેઓના કારણ સ્વરૂપથી બંને એક જ છે અને સર્વ જગતની ઉત્પત્તિના કારણરૂપ છે પ્રકૃતિ અને પુરુષના અનાદિપણામાં બંને સરખા છે પરંતુ સ્વભાવથી પ્રકૃતિ વિકારો અને ગુણો વાળી છે અને પુરુષ છે તે ગુણોથી રહિત છે જેનું અનુસંધાન ઓગણીસમાં શ્લોકમાં લાસ્ટ પેરેગ્રાફમાં વિશેષથી જણાવ્યું છે કાર્યના કારણપણામાં આગળ એમ કહે છે કાર્યના કારણપણામાં પ્રકૃતિ હેતુરૂપ છે એટલે કે પ્રકૃતિ એ જીવને બંધનરૂપ બનાવે છે અને જે પુરુષ છે એ સુખ દુઃખનો નો ભોગતા પોતાને માને છે કે જેના પરિણામે એને એનો જીવનો સારી કે ખરાબ યોનિમાં જન્મ થાય છે પછી આગળ બાવીસમાં શ્લોકમાં પુરુષના રૂપનું વિશેષતાથી એટલે કે ઉપદ્રષ્ટાનુમનતાના રૂપથી વર્ણન કરે છે અને ત્રેવીસમાં શ્લોકનું તેમાં ત્રેવીસમાં શ્લોકમાં તેનો ફર્ક કહે છે કે જે આવી રીતે પુરુષને તથા તેના ગુણોને અને પ્રકૃતિને જે સારી રીતે જાણે છે તે ફરી જન્મતો નથી પછી આગળ ચોવીસ પચીસમાં શ્લોકમાં જન્મરહિત થવામાં બીજા જે સાધનો છે કે જે ધ્યાન યોગ સાંખ્ય યોગ કર્મયોગ એને બતાવે છે કે જેનાથી પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકાય છે અને જે બીજા અતિ મન અધિકાર વાળા છે તેવા ગુરુ વગેરે મહાપુરુષોથી શ્રવણ કરીને તે પ્રમાણે આચરણ કરી અને આત્માની ઉપાસના કરે છે તો તે પણ મૃત્યુને તરી જાય છે એ બતાવે છે આગળ છવ્વીસમાં શ્લોકમાં જે કંઈ પણ સ્થાવર અને જંગમ પદાર્થની ઉત્પત્તિ છે એ પ્રકૃતિ અને પુરુષના સંયોગના લીધે છે તે કહે છે પછી આગળ આ જ તત્વનો એટલે કે સારી રીતે આત્મદર્શનનો સારી રીતે બોધ થાય તે માટે આત્માને ત્રણ પ્રકારથી જણાવે છે એમાં સત્યાવીસમાં શ્લોકમાં એનું અંતર્યામી સ્વરૂપને જણાવે છે કે જે ના જે જીવ પરમાત્મા એટલે કે અંતર્યામીને નાશ રહિત અને સમ સમ જે છે એ રીતે જે જુએ છે એ જ સત્ય જુએ છે અને આવી રીતે જે જોનાર છે તે આત્મા આત્માને હંતો ન હોવાથી એટલે કે પોતે જ પોતાની સાચી રીતે જુએ છે એટલે પોતાને એ સાચું જ્ઞાન છે એટલે એ પરાગતિને પામે છે તેમ કહે છે પછી ઓગણત્રીસમાં શ્લોકમાં આત્માનો જે બીજો પ્રકાર છે પુરુષનું સ્વરૂપ કહે છે કે જે જીવ જે છે એ પ્રકૃતિથી જ કર્મો થાય છે અને આત્મા અકર્તા છે આત્મા અકર્તા છે એટલે કે પુરુષનું જે સ્વરૂપ છે એ કેવું છે કે અકર્તા છે અને આ જે કંઈ થઈ રહ્યું છે એ પ્રકૃતિથી જ થઈ રહ્યું છે એમ જે જુએ છે એ જ સાચું જુએ છે અને ત્રીજા સોરી ત્રીસમા શ્લોકમાં જે આત્માનો જે તૃતીય પ્રકાર બતાવ્યો અવ્યક્ત એ અક્ષર બ્રહ્મના જ્ઞાનનું ફલ કહે છે કે જેમાં દેવો અને મનુષ્ય દરેક પોતાનામાં રહેલા જે કોઈ પૃથક ભાવો છે એ અક્ષરમાં જ રહેલા અક્ષરમાં રહેલા છે એવું જાણવું અને એમાંથી જ વિસ્તાર પામે છે અને એમ જે જુએ છે અને જે અનુભવ કરે છે તે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે એ આવી રીતે અહીંયા ત્રણેય શ્લોકમાં કેવા અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસમાં એમને ત્રણ સ્વરૂપનું અહીંયા વર્ણન કર્યું કેવા અંતર્યામીનું બ્રહ્મનું અને ત્રીજું પુરુષ રૂપથી જે કહ્યું કે ત્રીજું અક્ષરબ્રહ્મના ફળનું અક્ષરબ્રહ્મ શું છે એનું સ્વરૂપ બતાવી દીધું પછી એકત્રીસમાં શ્લોકમાં પરમાત્મા એટલે કે પુરુષ અથવા જીવ કે અક્ષરરૂપ હોવાથી અનાદિ અને નિર્ગુણ છે અને તે શરીરમાં રહેતો હોવા છતાં કોઈ પણ કાર્યથી લેપાતો નથી એમ કહ્યું અને બત્રીસમાં શ્લોકમાં તે લેપાતો કેમ નથી તો તે એને આકાશના ઉદાહરણથી જણાવે છે અને તેત્રીસમાં શ્લોકમાં જેવી રીતે સૂર્ય સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરે છે તેવી જ રીતે આ ક્ષેત્રજ્ઞ છે એ ક્ષેત્રજ્ઞ આત્મા જે છે એ સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને ચોત્રીસમાં શ્લોકથી એનો ઉપસાર કરે છે કે જે જ્ઞાનરૂપી નેત્રોથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને તથા કાર્ય કારણ રહિત પ્રકૃતિથી પોતાને અલગ જાણે છે તે જ પરમાત્માને પ્રાપ્ત થાય છે અહીંયા જે તેરમા અધ્યાયની સમરી કરી આખી અને એટલે એટલે આખો આજે તેરમો તેરમો અધ્યાય છે એમાં ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રી એટલે કે સંસારી એનું અને એનું જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ એ પછી ક્ષેત્રજ્ઞ છે એમ બતાવે છે અને એ જે જાણે છે ને એ ફરી સંસારમાં એટલે કે સંસારમાં જન્મતો નથી અને પરને પામે છે એ આ અધ્યાયનો અને પ્રકૃતિ અને પુરુષનું સ્વરૂપ બતાવ્યું અહીંયા આ તેરમાં અધ્યાયમાં આખામાં અને હવે ચૌદમાં અધ્યાયની જે સકાત કરે છે એમાં જે ગુણત્રય વિભાગીઓ એ પ્રકૃતિ કેવી આગળના તેરમાંથી પ્રકૃતિ કેવી રીતે બંધનરૂપ છે એ બતાવ્યું હવે એ પ્રકૃતિના જે ગુણો છે એ કેવી રીતે બંધન રૂપ બને છે ને એ જણાવે છે તો હવે હું ચૌદમો અધ્યાય છે લઉં છું પુરુષ અનાદિ તથા નિર્ગુણ હોવાથી સ્વતઃ વિમલ છે પરંતુ પ્રકૃતિ અનાદિ હોવા છતાં ત્રણ ગુણો વાળી હોવાથી મલિન છે આ અધ્યાયમાં પ્રકૃતિના ત્રણ ગુણોના વિભાગ પૂર્વક પ્રકૃતિના સંબંધવાળા આ જગતમાં ગુણાતીત કોઈક જ છે એમ કહેવામાં આવશે એટલે કે પુરુષ એટલે કે જે જીવ છે એ અનાદિ છે અને નિર્ગુણ છે અને સ્વત એટલે કે નિર્મલ છે એમ અને પ્રકૃતિ પણ અનાદિ તો છે પરંતુ એ ત્રણ ગુણો હોવાથી એ મલિન છે એમ અને આ અધ્યાયમાં શું શેનું વર્ણન છે તો કે પ્રકૃતિના ત્રણ ગુણો અને એના પ્રકૃતિના પ્રકૃતિના સંબંધ વાળા જે કોઈ આ જગતમાં ગુણાતીત એટલે પ્રકૃતિના સંબંધ થી જે ગુણો છે એ બતાવે છે ને આ સંબંધ થી પ્રકૃતિના ગુણો થી કોઈક જ ગુણાતીત એટલે નિર્ગુણ કોઈક જ હોય છે એ અહીંયા કહેવામાં આવે છે ગયા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી સ્થાવર જંગમ વસ્તુ માત્ર ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ નો સંયોગ નિરીશ્વર સાંખ્યના મત પ્રમાણે સ્વતંત્રતાથી થતો નથી પરંતુ ભગવાનની ઈચ્છાથી જ થાય છે એટલે આગળના અધ્યયમાં આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ સ્થાવર અને જંગમ વસ્તુ ઉત્પન્ન થાય છે એકલા ક્ષેત્રથી કે એકલા ક્ષેત્રજ્ઞથી થતી નથી એટલે કે કોઈ સ્વતંત્ર રૂપથી એની ઉત્પત્તિ કરી શકતું નથી અને આ બધું પ્રભુની ઈચ્છાથી જ થઈ રહ્યું છે એમ કહી રહ્યા છે પુરુષનો સારી અથવા ખરાબ યોનિમાં જન્મ થવાનું કારણ તેના તેનો પ્રકૃતિના ગુણોનો સંગ જ છે એમ કહેલું છે એટલે કે પુરુષ એટલે કે જીવનો જે સારી અથવા ખરાબ યોનિમાં જન્મ થાય છે એના ગુણોના લીધે જ છે સત્વરજ તમ ગુણોના લીધે જ એનો આ જે ગમે તે યોનિમાં જન્મ થાય છે અને અંતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ તથા ભૂતોનો પ્રકૃતિમાંથી મોક્ષ જેનાથી થાય છે તે જે જાણે છે તે ફળને પામે છે એમ કહેલું છે અને અંતમાં એટલે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જે જાણે છે તે પ્રાણીઓનો પ્રકૃતિ પ્રકૃતિમાંથી મોક્ષ જેનાથી થાય છે એટલે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો ભેદ અને ભૂતોનો પ્રકૃતિમાંથી જેનો મોક્ષ કેવી રીતે થાય છે એ જે જાણે છે એ જ આ પરને પામે છે એમ કહે છે આ અધ્યયમાં પ્રકૃતિના તત્વ વગેરે ગુણોથી આ વિચિત્ર જગત થાય છે એવો બોધ કરશે પરંતુ ગયા અધ્યાયના અંતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ વગેરે જાણનાર પરને પ્રાપ્ત કરે કરે છે એમ કહેલું તે પરનું વિવેચન બે શ્લોકો એક અને બે થી કરે છે એટલે આ અધ્યાયમાં પ્રકૃતિના ગુણોથી કેવી રીતે જગત થાય છે એનું બતાવશે અને ગયા અધ્યાયમાં જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણી લે છે એ જે જ્ઞાનથી જ્ઞાનથી જે જાણે છે અને પરને પ્રાપ્ત કરે છે એ જ્ઞાનનું જ્ઞાનના મહિમાનું વર્ણન અહીંયા હવે પહેલા અને બીજા શ્લોકમાં કરે છે શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ યદ મુનય સર્વે પરા સિદ્ધિમ ઇતો ગતાહ જ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન પર તને પુનઃ કહી સર્વે મુનિઓ તે જાણીને અહીંથી પરા સિદ્ધિને પામેલા છે એ ભગવાન કહી રહ્યા છે કે જ્ઞાનમાં જે કંઈ ઉત્તમ અને શ્રેષ્ઠ એવું જે જ્ઞાન છે એ હું તને કહીશ કે જેને જાણીને મુનિઓ બધા પરા એટલે કે પર તત્વને એટલે બ્રહ્મને પામેલા છે એ બતાવી રહ્યા છે વિવેચન ગયા અધ્યાયના અંતે પર પ્રાપ્ત કરે છે એમ કહ્યું તે પર સર્વ જ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન છે કારણ કે તથા મહિમા અચિંત્ય છે એવા પુરુષોત્તમ નું યથાર્થ જ્ઞાન છે એટલે ગયા અધ્યાયના આપણે છેલ્લા શ્લોકમાં જોયું કે જે પરને પ્રાપ્ત પ્રાપ્ત કરે છે એમ તો પરને જે પ્રાપ્ત કરે છે એ એ જ્ઞાન શું છે તો કે એ ઉત્તમ જ્ઞાન છે અને એની એટલે એ પરની જે શક્તિ અને મહિમા અચિંત્ય છે વર્ણવી શકાય એવી નથી અને એ પુરુષોત્તમનું જે યથાર્થ જ્ઞાન છે એ જ હું તને પાછું ફરીથી એટલે કે વિસ્તારથી કહી કહીશ એમ સર્વે મુનિઓ પણ તે જાણીને અહીંથી એટલે કે આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાંથી પરાસિદ્ધિ એટલે કે એટલે ગુણાતીત મુક્તિ પામેલા છે આગળ મુનિઓ પણ આ બધું જાણીને આ ત્રિગુણાત્મક એટલે સત્વરજ સૃષ્ટિમાંથી મુક્ત થઈ અને ગુણાતીત મુક્તિને પામેલા છે આગળ બીજો શ્લોક ઇદમ જ્ઞાનમ ઉપાસિત્ય મમ સાધર્મ્યમ આગતા સર્ગેપી નોપજાયંતે પ્રલયે ન વ્યથનથી વ્યથનથી ચ આ જ્ઞાનનો આશ્રય કરીને મારા સાધર્મ્યને પ્રાપ્ત થયેલા સર્વ સમયે પણ જન્મતા નથી અને પ્રલય સમયે વ્યથા પામતા નથી એટલે કે જે મારા જ્ઞાનનો જેને અનુભવ કરેલો છે અને એ જ મારા સ્વરૂપ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે અને એને ફરી જન્મવું પડતું નથી અને જે જન્મેલા છે એ જ્યાં પ્રલય થાય છે ત્યારે જે કંઈ દુઃખ થાય છે કે જે કંઈ જગતમાં દેખાય છે એ જોઈને એ વ્યથા પામતા નથી આ જ્ઞાનનો આશ્રય કરીને મારા સમાન ઐશ્વર્ય વિગેરે છ ગુણોને પ્રાપ્ત થયેલા સર્ગ સમયે જન્મતા નથી તેમજ પ્રલય સમયે વ્યથા પામતા નથી પરંતુ નિત્ય મારી સમીપમાં રહે છે એટલે પ્રભુના ધ્યાનનો જેને અનુભવ કર્યો છે એને પ્રભુના છ ગુણોને પ્રાપ્ત કરી લીધા છે અને તેઓ નિત્ય પ્રભુની સમીપમાં રહે છે અને એનો ક્યારે જન્મ થતો નથી અને જે પ્રલય સમયે પણ જે કંઈ હાનિ કે દુઃખ કે જે દેખાય છે એ જોઈને વ્યથિત થતા નથી એમ કહી રહ્યા છે ત્રીજો શ્લોક લખી જોઈએ મમ યોની મહત બ્રહ્મ મમ યોની महत्यं तस्मिन् गर्भ ददाम्यहं सम्भवः सर्वभूतानां ततो भवति भारत હે ભારત મહત બ્રહ્મ મારી યોની છે તેમાં હું ગર્ભ મૂકું છું તેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે મહદ બ્રહ્મ છે એટલે કે મૂળ જે પ્રકૃતિ છે એ એ મારી યોની છે અને એમાં હું જીવ સમુદાય રૂપી ગર્ભ મૂકું છું જેનાથી દરેક ભૂતોની ઉત્પત્તિ થાય છે એટલે કે સ્થાવર કે જંગમ બધાની જેવી રીતે શ્રી પુરુષોત્તમ સંબંધી જ્ઞાનની પ્રશંસા કરી અર્જુનમાં તે સાંભળવાની અભિલાષા ઉત્પન્ન કરી પોતાની અચિંત્ય શક્તિ વૈભવ તથા લીલા દર્શાવે છે એટલે આવી રીતે પુરુષોત્તમનું જે જ્ઞાન છે એ આગળના બે શ્લોકોમાં કહ્યું કે એ ઉત્તમ જ્ઞાન છે અને અર્જુનમાં એમને આ સાંભળવા માટેની અભિલાષા ઈચ્છા ઉત્પન્ન કરે છે ઉત્પન્ન કરે છે અને પોતાની એમાં અચિંત્ય શક્તિ અને વૈભવને એમાં લીલા દેખાય છે પ્રથમ સર્ગની ઉત્પત્તિ કહે છે ગુણાતીત મુનિઓ સર્ગ સમયે પણ જન્મતા નથી એમ પાછળ કહેલું હોવાથી સર્ગ પણ સગુણ છે મહત બ્રહ્મ એટલે બ્રહ્મના ભૂત પ્રકૃતિ મારી યોની છે ગુણોના કારણરૂપ પ્રકૃતિ મારી યોની છે તેમાં હું અક્ષરાત્મા પુરુષ બીજરૂપ ગર્ભ દ્રષ્ટિથી મૂકું છું તેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે સર્વ પ્રાણી માત્ર મારી પ્રકૃતિ તથા પુરુષના સંસર્ગથી ઉત્પન્ન થાય છે તે સંસર્ગ સ્વતંત્રતાથી થતો નથી પરંતુ મારી ઈચ્છાથી થાય છે એમ મારી યોનિથી કહે છે એટલે કે અહીંયા જે જળ ને સ્થાવર જંગમ જે બધી ઉત્પત્તિ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે એમ કહીને પ્રભુ જે મૂળ પ્રકૃતિને મારી યોનિ કહીને એટલે કે મારી ઈચ્છામાં જ આ બધું રહેલું છે અને હું એમાં જીવરૂપી જે બીજ અક્ષરાત્મા પુરુષ હું જીવરૂપી જે બીજ મૂકું છું એનાથી જ દરેક વસ્તુની ઉત્પત્તિ થાય છે એમ એટલું સમજાય છે મને આમાં કઈ વિચારની મહદ જે જે વર્ણન કરેલું છે કે સૌથી પહેલું મહદ બ્રહ્મ છે ને એ મૂળ પ્રકૃતિ છે જે સમજાય છે એટલે વિશેષ નથી હેલો કઈ પ્રશ્ન છે આ ઉંદેડું લઈને બોલો आम श्लोकार में महत् ब्रह्म मारी योनी ये नहीं समझाई लीटी बस नीता तने कहीं पूछे छे? વિજય એ પેલા પ્રમેરત્ન સંગ્રહમાં જે બતાવ્યું છે ને આખું સૃષ્ટિનું વર્ણન કેવી ઉત્પત્તિ થાય છે એમાં જે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ એ પાંચ તત્વો છે એના પછી જે નીચે મહત તત્વ આપેલું છે એ મહત તત્વ જે છે ને એમાંથી દરેક પદાર્થોની ઉત્પત્તિ છે એમ તે મહત શું છે એમ તમસી રૂપ છે એ પ્રભુનું એમાંથી એ ઉત્પત્તિ સ્થાન છે એમ બધા પદાર્થોનું મૂળ રૂપ છે મૂળ પ્રકૃતિ છે સમષ્ટિ રૂપ એટલું જે મને સમજાય છે બરાબર નથી સમજ્યો થોડુંક જ સમજાવ હજી થોડું ઓર સમજાવવાનું છે પાછળ જેટલા કોઠામાં આપેલા છે ને બધા અહંકાર પછી પંચ એ બધાની ઉત્પત્તિ સ્થાન એ બધું જ મહદમાંથી છે મહદ મૂળ તત્વ છે સૌથી પહેલું સમજાઈ ગયું હેલો હા જીજી એ મને પ્રશ્ન છે કે આમાં એ કહ્યું કે ગુણાતીત મુનિઓ સર્ગ સમયે પણ જન્મતા નથી અને સર્ગ સગુણ છે એટલે એનો મતલબ કે જે સર્ગ જે સૃષ્ટિ છે એમાં કોઈ ગુણાતીત હોતું જ નથી હા વિચારો ગુણાતીત તો તો ભગવાન ની નજીક માં રહેને અને કૃષ્ણ માં સુખરામ છે ગુણાતીત થઈને જ મને અંતે શાંતિ છે ને જવાનું ગુણાતીત આ જગતમાં રહેવાનું છે ગુણાતીત થઈ તો થઈ જાય પછી તો કહીએ પ્રભુ પછી તેને અવાજ કપાઈ જાય છે એટલે એમાં મને એવું સમજાય છે એટલે પ્રીતિબેન નો પ્રશ્ન છે કે અહીંયા ગુણાતીત નથી એમ કહ્યું એટલે શું અહીંયા કોઈ ગુણાતીત સર્ગની અંદર કોઈ ગુણાતીત હોતું જ નથી એવું નથી પણ જયારે પ્રકૃતિ સગુણ છે અને આ પ્રક્રિયાથી જયારે સર્ગની ઉત્પત્તિ થાય છે પુરુષ અને પ્રકૃતિની થી જ્યારે સરની ઉત્પત્તિ થાય છે ત્યારે કોઈ નો નથી જન્મતા પણ પછી કોઈ કાર્ય કરવા માટે ભગવાન એમને પોતાના ધામમાંથી મોકલે છે ત્યારે એ ગુણાતીતો અહીંયા આગળ કોઈને કોઈ કારણસર પૃથ્વી પર આવે છે પણ પ્રક્રિયાની અંતર્ગત એ નથી આવતા કારણ કે પ્રક્રિયા સગુણ છે કારણ કે પ્રકૃતિ સગુણ છે એમ અહીંયા કોઈ આશય એવો જણાઈ રહ્યો છે કે પ્રકૃતિથી પુરુષનો સંસર્ગની જે પ્રક્રિયા છે એ સગુણ સગુણાત્મક પ્રક્રિયા છે એટલે તે વખતે કોઈ નિર્ગુણ કે ગુણાતીત વ્યક્તિ નહીં પ્રગટ થઈ થતા હોય પણ પાછળથી ભગવાન એમને મોકલે છે જેમ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર જોયું કે કોઈ માર્ગ સ્થાપન માટે કે કોઈ કાર્ય માટે કોઈ પણ કારણસર મને આટલું સમજાય છે આની અંદર પણ કદાચ વધારે હોઈ શકે એટલે જયારે સર્ગ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે ત્યારે કોઈ ગુણાતીત નથી હોતું પણ પાછળથી એ ગુણાતીત થતા હશે એમ કહી શકાય કે પછી ગુણાતીત ગુણ્યા વચ્ચે થતા હશે અથવા તો ગુણાતીત તો એટલે એવી અવસ્થા છે ને થતા થતા થતા તો હોય એવી રીતે માર્ગ છે એટલે બધા ગુણાતીત થતા જ હોય અને ભગવાન કઈ કાર્ય માટે એમને પોતાના ધામ માંથી પણ મોકલે છે બંને પ્રક્રિયા છે બંને વાત છે પ્રાપ્ત કરે છે એટલે જન્મતા નથી એ રીતનું કહેવું આગળના શ્લોકમાં છે કે ઈશ્વરે વગેરે છ ગુણો પ્રાપ્ત કરે છે એટલે એ પછી પ્રાકૃત ગુણોને એમાં ઇન્વોલ્વમેન્ટ નથી થતું એટલે જન્મતા નથી મારું હલો મને આમાં એવું સમજાય છે કે ગુણા ગુણાતીત મુનિઓ એ જે લોકો પરા એટલે આગળ જે બતાવ્યું ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ થઈ ગયા અને પરા થઈ ગયા અને ઠાકોરજીનું સામિત્ય લઈ લીધું તો આ પ્રલય થઈ જાય અને સૃષ્ટિ પૂરી પતી જાય એના પછી ફરી નવી સૃષ્ટિ થાય પણ જે લોકોને સામિત્ય અને એ જે સાહિત્ય મળી ગયું છે એ લોકોને ભગવાન ફરી જન્મ નથી આપતા નહીં નહીતર સાયુજ્યનો મિનિંગ કંઈ રહે નહીં એવું મને અહીંયા સમજાય છે એટલે જેમ વારે ઘડીએ જે સર્ગ થાય છે ને એમાં એમને દર વખતે પછી જન્મ લેવો નથી પડતો એ શાસ્ત્રાર્થમાં પણ મહાપ્રભુજીએ કહેલું છે એવું પણ હોઈ શકે ને કે નિત્યમુક્ત પ્રકારના જે જીવો છે એમને આવું જવું નથી પડતું મતલબ એ તો ક્યારે પણ અહીંયા આવી શકે છે જેમ પ્રીતિબેને કહ્યું કે પ્રભુ ઈચ્છા કરે કે માર્ગનો સંસ્થાપન કરવું છે ધર્મની હાનિ થતી હોય તો એમને કરે છે તો એ તો નિત્યમુક્ત છે એટલે એમને આવા જવાનું એવું અહીંયા જે જન્મ અને મરણ પ્રકૃતિથી કહ્યું છે એ પ્રમાણે એમનું નથી હોતું એ જ્યારે પ્રભુ ઈચ્છે ત્યારે આવી પણ જાય છે અને પછી જતા પણ રહે છે એ કાર્ય પૂરું થાય એવું પણ હોઈ શકે ને એટલે હું એમ કહું છું કે ગુણાતીત જે છે જે ગુણાતીત છે તે તો બરાબર છે કે એને સ્વર્ગ વખતની વાત કરીએ કે જ્યારે સ્વર્ગની ઉત્પત્તિ થાય છે ત્યારે એ બિલકુલ હોતા નથી એમ પણ સૃષ્ટિમાં ગુણાતીત તો છે તો ખરા જ એટલે ભગવાન એમને સ્વર્ગની ઉત્પત્તિ કરતી વખતે ભલે પ્રકટ નથી કરતા કોઈ કાર્ય કરવા માટે પાછળથી પ્રકટ કરે છે ક્યાં તો કોઈ જે સગુણ જે જીવો છે એ પાછળથી ગુણાતીત થાય છે મતલબમાં સ્વર્ગ વખતે કોઈ ગુણાતીત સૃષ્ટિમાં નથી આવતું એમ કહેવા માંગે છે એટલું જ પૂછું છું આ વાત બરાબર છે કે એમની ઉત્પત્તિની કઈ જરૂર નથી કોઈ લીલા કરવા માટે પ્રકટ કરતા હોય એ બધું બરાબર છે પણ સર્ગ વખતે એ નથી કરતા ટોટલી સર્ગ વખતે બધા સગુણ જ હોય છે એમ કહેવા માંગે છે એમ જ જાણું છું ભગવાને ઉપરથી હવે ના સમજ પડે એ તો વિચાર કરજો પ્રક્રિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા સગુણ જ હોય ક્રિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા સગુણ જ હોય પણ પછી કંઈક કરતા હોય એમાં તો ના ખબર જેજે હા નરેન્દ્ર કે પરશુરામ ક્ષત્રિયો કરી હતી તો એકવાર જો નક્ષત્રિય કરી હોય તો ફરી એકવીસ વાર કેવી રીતે થયા એટલે તે સક્રિય ક્ષત્રિયો નહોતા એટલે કે નાના બાળકોને તો એમને છોડી અને જે યુદ્ધ માટે તૈયાર હોય એવા ક્ષત્રિયોને માર્યા હતા એ જ રીતે આ જે ગુણાતીતની વાત છે એ ગુણાતીત એક્ટિવ અવસ્થામાં નહીં હોય પણ સુસુપ્ત અવસ્થામાં તો હોય જ જી આપણે પણ બીજી રીતે વાત કરી છે આજમાં નાનુભાઈ ને પૂછવું પડશે કે આ ક્યાંથી ગોતી લાવ્યા કોઈ ટીકાકાર કઈ બોલતા નથી ને ક્યાંથી લખી કાઢ્યો તો જઈએ બધા તો ભેગા થાય તો કરશું સચ્ચા અહીંયા એની પ્રાસંગિકતા શું છે એટલે આમાં જે આગળ આ ગુણત્રય વિભાગના જે પહેલામાં જે કહ્યું ને કે જ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન પર એ તને પુનઃ કહી એટલે આગળ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞમાં જ્ઞાન તો આપ્યું અને ફરી કહી રહ્યા છે એમાં એવું કહે છે કે સર્વે અહીંથી પરાસિદ્ધિ પામેલા છે તો આ જે ગુણાતીત મુનિઓની જે વાત આગળના પહેલા શ્લોકમાં કરીને એ વાત અહીંયા ફરી કહી રહ્યા છે કે ગુણાતીત મુનિઓ આ જે ત્રિગુણાત્મક સૃષ્ટિ છે એમાંથી જ એમણે આ પરાસિદ્ધિ એ જ્ઞાન આગળ જે કયું ક્ષેત્રજ્ઞ વિશે તો એ જ્ઞાન પ્રાપ્ત કરીને જે જ્ઞાતિ મુક્તિ પામેલા છે તે જ્ઞાતિ ત્રિગુણીઓ એ જે સર્ગ છે એ સગુણ છે ત્રિગુણાત્મક છે પણ એમાંથી પરાસિદ્ધિ પામેલા હોવાથી લોકો જ્ઞાતિ થઈ ગયા છે એટલે એ લોકો સર્ગ સમયે પણ જન્મતા નથી કારણ કે એનાથી સિદ્ધ થાય છે કે સગુણ છે એટલું અહીંયા સમજાવી રહ્યા હોય આગળ એવું મને સમજાય થોડું વિચારણીય છે અન્ય વ્યાખ્યાકારોનો દૃષ્ટિકોણ શું છે આ સંદર્ભમાં જોઈને પછી કંઈક કરી શકાય પાછળ કહેલું હોવાથી પાછળ એટલે ક્યાં હા ભલે જશે હા ગુણાતીત પણ જન્મતા નથી એમ પાછળ કહેલું સૂર્ય સર્ગેપી નોપજાયંતે પ્રલયેન વ્યથંતિ છે સર્ગ પણ સગળો છે એનાથી સર્ગ સગુણ સારું કઈ વિચારશું तरंगिणी में तो आ विषय क्या है नहीं वल्लभ जी तदेव प्रशंसया श्रोतारम अभिमुखीकृत स्वस्थ अचिंत्य शक्ति वैभव लीला दर्शयति तत्र सर्गे नोपजाते अभिप्रेत सर्गस्य प्राकृतत्वेन सगुणत्व वदन्ति तत्सम्भवम् आह मम योनि इति આજે છે ને આખો અનુવાદમાં ગોટાળો થયો છે વલ્લભજીની ટીકાના અનુવાદમાં આમાં ઉપર તો બરોબર ચાલી રહ્યું છે જો તદેવમ પ્રશંસયા શ્રોતારમ અભિમુખીકૃત્ય સ્વસ્ય અચિંત્ય શક્તિ વૈભવ લીલામ દર્શયતી અહીંયા આગળ ભગવાને જે ભૂમિકા બાંધી परम भूय प्रवक्ष्यामि ज्ञाननाम ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां पृथ्वीतो गताः इदं ज्ञानमुपाश्रित्य मम साधनमिमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलयेन व्यथन्ति च આનાથી આ જે જ્ઞાન છે એ જ્ઞાનની અહીંયા મહિમા બતાવી શ્રોતારમ અભિમુખી કૃત્ય જે શ્રોતા છે અર્જુન એને પોતાના તરફ એનું ધ્યાન આકર્ષિત કરીને સ્વસ્ય અચિંત્ય શક્તિ પોતાની અચિંત્ય શક્તિ અને વૈભવ મહાત્મા અને લીલા એ હવે દર્શાવી રહ્યા છે એમાં સર્ગેપી નોપજાયંતે ઇત્યત્ર અવિપરીતમ સર્ગસ્ય પ્રાકૃતત્વે સગુણત્વમ વદન આગળ જે આજ્ઞા કરી કે આ જ્ઞાનનો આશ્રય કરીને જે મારા સાધર્મને પ્રાપ્ત થયેલા છે એ સ્વર્ગમાં પણ જન્મતા નથી અને પ્રલયમાં પણ વ્યથા પામતા નથી તો એ વાત જ્યારે ભગવાન કહી રહ્યા છે ત્યારે સ્વર્ગની અહીંયા પ્રાકૃતતા બતાવવા પ્રભુ નો અભિપ્રાય છે એટલે સ્વર્ગસ્ય પ્રાકૃતત્વેન સગુણત્વ વદન તત્સંભવમ આહ એવા જે પ્રાકૃત કે સગુણ સર્ગ છે એમાં જેમનો સંભવ એટલે જન્મ થાય છે એ જણાવી રહ્યા છે કે મમ યોની ઇતિ મારી યોની મહાક્રમ છે એટલે આને ગુણાતીત મુનિઓ સર્ગ સમયે પણ જન્મતા નથી આને ઇનોટેડ કોમામાં લઈ લો એમ પાછળ કહેલું હોવાથી પાછળ કહેલું હોવાથી એનો મતલબ બીજા શ્લોકમાં સર્ગે પી નોપજાયતે ત્યાં કહેલું હોવાથી સર્ગ જે છે સવર્ણ છે એટલે કોનો જન્મ થતો નથી સર્ગમાં કે જે ગુણાતીત છે એનો મતલબ એ થયો કે જે સર્ગમાં જે પણ થાય છે તે બધા પ્રાકૃતિક સગુણ છે મને પણ આપી દેજો ચાલો ઊંચું તો આઠસો ફૂટ થઈ એ આંગળે બેરું ફૂટાતું ચાલો આ પહેલા શરૂઆતના પેરેગ્રાફમાં કહ્યું છે ને કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ નિરીશ્વર સાંખ્યના મત પ્રમાણે સ્વતંત્રતાથી થતો નથી પરંતુ ભગવાનની ઈચ્છાથી થાય છે તો નિરીશ્વર સાંખ્યના મત પ્રમાણે એવું કેમ કહ્યું આમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ પ્રભુની ઈચ્છાથી તો થાય છે એ મને ના યાદ આવી ગઈ કહી દીધું નિરીશ્વર છે પોતે તો ને ઈશ્વરના સંયોગ ઈશ્વર થી જ થાય છે એમ કહી રહ્યા છે કોણ નિરીશ્વર આ નિરીશ્વર સાંખ્ય વાળા એવું કહી રહ્યા છે એના મત પ્રમાણે સ્વતંત્રતાથી થતો નથી પરંતુ ભગવાનની ઈચ્છાથી થાય છે એમ તો આ તો આ જે મૂળ વચનમાં કહ્યું ને કે મમયો નિર્મહત બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ આમાં ભગવાન છે એ પ્રકૃતિની અંદર બીજારોપણ કરે છે એનાથી નિરીશ્વર નો જે એ વાદ છે કે પુરુષ અને પ્રકૃતિ એનો જે સંયોગ છે એ આકસ્મિક છે ઈશ્વર નથી એનો અહીંયા ભગવાનના વચનથી વિરોધ કર્યો છે બીજું અહીંયા મહદ બ્રહ્મ એટલે બ્રહ્મના તદ્દનભૂત પ્રકૃતિ મારી યોની છે એવું કહ્યું છે પણ એકચ્યુઅલમાં નીતાએ જે પેલા અક્ષર બ્રહ્મના ચાર્ટની જે વાત કરી ને એની અંદર કાળ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ અને પ્રકૃતિમાંથી મહત એ એમ કરેલું છે અને અહીંયા મહદ બ્રહ્મ બરાબર પ્રકૃતિ એમ કરેલું છે હવે તે વખતે મેં ઘણી બધી વખત પૂછવાની એવી રીતે કોશિશ કરી હતી જેને ખબર હોય ને કે મહદ બ્રહ્મ શું છે તો કે અત્યારે તમને સમજાય એવો વિષય નથી એટલે એમ કરીને એ વિષયને ઘણી બધી વાર છોડી દીધો પછી એમ કહ્યું કે ભાગવતજીમાંથી તમે ત્રીજા સ્કંદમાં સર્ગ જે છે સર્ગનો જે સબ્જેક્ટ એની અંદરથી તમે સમજવાની કોશિશ કરજો પણ એમાંથી બહુ ખાસ મહદ વિશે સમજ નથી પડી કારણ કે એમાં મહાપ્રભુજીનું સુબોધનીજીનું વિશેષ કરેલું છે બધું મહદ વિશે તો સમજાતું નથી પણ હજી એ વિષય આપવો અમારો અનનોન જ છે પણ એ મહદ છે એ પ્રકૃતિની વારની પ્રોડક્ટ રૂપે અહીંયા બતાવેલું છે એટલે એક મહત પ્રકૃતિ પછી એની નીચે આપ ઉભો એરો કરીને મહત બ્રહ્મ એમ કરેલું અહીંયા મહત બ્રહ્મ એ પ્રકૃતિ છે એટલે પ્રકૃતિ એમ કરેલું છે તો શું સમજવાનું સમજવાનું એ છે કે બ્રહ્મ એને જેમ બ્રહત કહ્યું છે એ જ અહીંયા મહત પણ કહેવાયું છે સિદ્ધાંત મુક્તાવલીમાં આ પરબ્રહ્મવાચક છે મહદ બ્રહ્મ નહીં નહીં એમ નહીં બૃહદ અક્ષર બ્રહ્મ એ બૃહદ અને મહત એ બંને એક જ વાત છે તો જે અક્ષર બ્રહ્મ છે એ સર્વ કારણ કારણ છે એટલે અહીંયા એને મહદ બ્રહ્મ કહ્યું છે તો બ્રહ્મ સૃષ્ટિ જ્યારે ભગવાન પ્રકટ કરે છે તે વખતે જે પણ પ્રગટ કરવું છે એના માટે સૌથી પ્રથમ અક્ષરરૂપ થાય છે તો એ અક્ષરરૂપથી ભગવાન જે બની રહ્યા છે એમાં આ જે છે ને એ સર્વ સામાન્ય એક પ્રક્રિયા બતાવી છે એની જીની જીની ડિટેલ ને અહીંયા નથી ગણી રહ્યા ભગવાન તો એ જાણી રહ્યા છે કે હું જ અક્ષર છું હું જ કાલકર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ છું હું જે પ્રકૃતિમાંથી મહદ કે પંચતન્માત્રા ઇત્યાદિ છું તો જ્યારે ભગવાન પોતે એમ કે છે હું જ મહત છું તો એ મહતને આપણે ઓલા ચાર્ટના અંદર આપણે વિચારીએ છીએ ત્યારે પેલા અક્ષર બ્રહ્મ એના અંદર અખંડ સચ્ચિદાનંદ પછી એના ધર્મ ધર્મનું વિભાજન પછી એની અંદર સદન પ્રકૃતિ એમાંથી પછી મહા એ આપણે મહત ત્યારે જઈને મળતો હોય એટલે આપણે અહીંયા મહદ એટલે એને સમજીને એને ચાલી રહ્યા છીએ એવી રીતે પણ ચાલી શકાય છે પણ અહીંયા તો જે છે એ જે વિરાટ પુરુષ છે એ વિરાટ પુરુષ અહીંયા તસ્મિન ગર્ભમ દધામ્યહમ એ રૂપમાં અહીંયા સમજવાનું છે અને અંડભૂત જે વિરાટ અક્ષર છે તસ્મિન ગર્ભમ દધામ્યહમ એમ એ મહદયોની અક્ષર છે પ્રશ્ન કર્યો હતો ને એમાં આપણે ભાગવતજીમાં ત્રીજા સ્કંદમાં તો બંધુ સૃષ્ટિ ને મુક્ત સૃષ્ટિ બંનેનું છે ને સર્ગમાં તો વર્ણન તો અહિયાં કીધું મુક્ત સૃષ્ટિનો બિલકુલ થતું જ નથી તો એનું સમજાતું નથી થોડું અહીંયા જે કહી રહ્યા છે ને એમ શું કહી રહ્યા છે ક્ષેત્ર ક્ષેત્ર કે વિભાગ આમાં સમજાવવો છે ગુણત્રય વિભાગ ગુણત્રય વિભાગને સમજાવવા માટે સગુણ સૃષ્ટિ સમજાવવી છે તો એની ભૂમિકા કઈ બાંધી છે કે હવે હું તમને જે ગુણત્રય વિભાગનું જ્ઞાન આપવા જઈ રહ્યો છું એ એવું જ્ઞાન છે કે જેને જાણ્યા પછી કોઈ વ્યક્તિનો જન્મ પછી પાછો થતો નથી અને મારા સાધર્મને પ્રાપ્ત થઈ જાય છે તો ભૂમિકા બાંધીને તે પછી હવે ભગવાન આખો સગુણ સૃષ્ટિ છે એનું નિરૂપણ કરી રહ્યા છે તો અહિયાં અનુવાદક જે કહી રહ્યા છે કે ગુણાતીત મુનિઓ સર્ગ સમયે પણ જન્મતા નથી એમ પાછળ કહેલું હોવાથી સર્ગ પણ સગુણ છે આ જે વાત ભગવાન કહી રહ્યા છે ને એને આ સંદર્ભમાં લેવાની છે પર્ટિક્યુલરલી અહીંયા જે નિરૂપણ કરવા જઈ રહ્યા છે એના સંદર્ભમાં હા ભલે બાકી બંને સૃષ્ટિનું તો છે ને સ્વર્ગનું સર્ગ બંને સૃષ્ટિ થતી હા હા જીજી હા જે જે પ્રણામ હવે આગળ કરવાનું હા બરોડાથી કોકિલા બોલું છું જે જે દંડવત પ્રણામ હા ભલે ભલે ચોથા શ્લોક થી કરવાનું છે જે પણ આવ્યું હા કરો પ્રશ્ન હતો હેલો સારી નો સારી અથવા ખરાબ યોનિમાં જન્મ થવાનું કારણ તેમાં પ્રકૃતિના ગુણોનો સંગત છે પણ અહીંયા પ્રકૃતિના ગુણોના સૌથી એના સ્વભાવમાં એનું રાજસ કે આવશે એમાં સારી અને ખરાબ યોની એમ કેમ કહ્યું હશે બોલો હા સર્વયોનિષુ કૌંતેય મૂર્તય આમનો પેલા પ્રશ્નનો ઉત્તર લઈ લો પછી મને એવું લાગે છે કે પ્રકૃતિના ગુણોથી બંધાઈને જે જીવ કાર્યો કરે છે સારા કે ખરાબ તો એના જે કાર્યના એ જેવું કાર્ય કરે છે એના પરિણામે એને એવી યોનિમાં સારી કે ખરાબ યોનિમાં જન્મ મળે છે એમ ઊંચ નીચ ધનવાન ગરીબ સ્વરૂપવાન રૂપવાન જ્ઞાની કુટુંબ કોઈ એટલે નિર્ધન કુટુંબ કોઈ બી એવા કુટુંબમાં એના સારા કે ખરાબ કર્મોથી તે આપી રહ્યો છે એ આ કર્મો કેમ કરે છે કારણ કે એ સત્વ રજ ને તમ એ ગુણોથી બંધાયેલો છે તો એ એનાથી એની અજ્ઞાનતા વર્ષે બધા કર્મો કરી રહ્યો વાત તો સાચી છે પણ આપણે કોઈ યોનીને સારી અથવા ખરાબ તો આપણે કહીએ છીએ ને ભગવાન માટે તો બધી યોની એક સમાન જ છે ખાલી એમાં રાજસ તમસને ગુણો આવે ત્યારે આપણે એનું શું કહેવાય કે આ ખરાબ વ્યક્તિ છે અથવા ખરાબ છે એવું કહીએ છીએ બાકી ભગવાનના માટે એને જ્યારે પ્રકૃતિ ઉત્પન્ન કરી તો સારી અને ખરાબ યોની તો એમના સંદર્ભમાં તો છે જ નહીં ને તો એવું કેમ લખ્યું છે એ તો આપણા દ્રષ્ટિકોણથી જ લખેલી છે આ વાત ભગવાનના દ્રષ્ટિકોણથી નથી લખેલી આપણે આપણા આપણે જે સારું ખરાબ તો આપણી દ્રષ્ટિમાં જ છે ને ભગવાનની દ્રષ્ટિમાં તો કશું સારું ખરાબ છે જ નહીં બધું બ્રહ્માત્મક છે બરાબર પણ સારી ખરાબીઓની એટલે આ આખો જે એ જ હું વિચારતી હતી કે આટલો જે આખો પેરેગ્રાફ છે ને એ પાછળના શ્લોકનું પાછળના અધ્યાયનું રિવિઝન છે પૂરેપૂરું એટલે એનો સાર આવી ગયો અહીંયા આગળ કે સારી અથવા ખરાબીઓનીમાં જન્મ થવાનું કારણ તેનો પ્રકૃતિના ગુણોનો સંગ જ છે એમ કહેલું છે અને અંતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ તથા ભૂતોનો પ્રકૃતિમાંથી મોક્ષ જેનાથી થાય છે એ જે જાણે છે તે પરને પામે છે એટલે પાછળના આખા તેરમા અધ્યાયની આ સમરી છે કે સારી અથવા ખરાબીઓની આપણને એટલે પ્રાપ્ત થાય છે કે આપણે પ્રકૃતિના ગુણોને આધીન થઈએ છીએ જ્યારે આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજી જઈએ અને પછી આપણે આપણા અંદર રહેલા નો જ જ્ઞાનનો વિચાર કરી અને અહીંયાથી જયારે ગુણાતીત અથવા મોક્ષ થવાની વિચાર કરીએ ત્યારે આ બધું રહેતું નથી પછી સારી ખરાબીઓની નો વિચાર એમ એટલે પાછળના આખા નો સમરી છે આ બહુ સરસ છે આ વાત એટલે આમાં એવું થાય કે જો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તો કોણ થશે મનુષ્ય સિવાય તો કોઈ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ થતું જ નથી એટલે મનુષ્યની યોનિમાં જ તમે ક્ષેત્રજ્ઞ થઈ શકો ને અથવા પ્રાણીની બીજા કોઈ પ્રાણીની યોનિમાં તો થાય જ નહીં એટલે પછી સારી અને ખરાબ યોનિનો તો સવાલ જ નથી મનુષ્ય યોનિ તો મળેલી જ છે એમાં પ્રકૃતિના ગુણો પછી અસર કરે તો એમાં એ ખરાબ કે સારી થઈ શકે ને બરાબર છે હા એ તો છે જ ને એટલે એટલે મનુષ્ય યોનિમાં જ એ વાત એટલે આપણે એ તો મનુષ્ય છે એટલે જ આપણને એવી ખબર પડે છે કે ચારી કે પશુ પ્રાણીઓને તો આવી કશી ખબર નથી પડતી કે કઈ યોની ચારી છે ને કઈ યોની ખરાબ પણ મનુષ્યની યોનિમાં તો આપણને ખબર પડે જ છે ને પણ એટલો તો ભેદ રહેવાનો જ ને મનુષ્યના એમાં બધું ભોગવવાનું આવે છે ને પેલી તો ભોગ્યોની એટલે જે પ્રમાણે કર્મ નીતાએ કહ્યું એ પ્રમાણે કે જે પ્રમાણે કર્મ કરે છે એ પ્રમાણે એને ફળ મળે છે પ્રભુએ વ્યવસ્થા પણ તો એ રીતે જ કરી છે ને કે જે પ્રમાણે સારા કર્મ કરે એને સારું ફળ મળે છે ખરાબ કર્મ કરે એને ખરાબ જન્મ મળે છે તો મનુષ્ય યોનિમાં જ આ બધું નિશ્ચિત કરેલું છે બાકીની બધી યોનિમાં આ બધા માટે કોઈ કારણ જ નથી તો ભોગ યોની છે એટલે આપણે હમણાં જ આ બધું ડિસાઈડ કરવાનું હોય કે મારા કેવા કર્મોથી મને સારું મારું ઉચ્ચ અવસ્થા થશે કે નીચ અવસ્થા થશે એમ અત્યારે જ આપણે ડિસાઈડ કરવાનું હોય છે પછી નહીં એટલે પણ જ્યારે પ્રથમ સર્ગની ઉત્પત્તિ કરે છે એટલે કે જ્યારે સૌથી પહેલા માણસ ઉત્પન્ન કરે ત્યારે તો કોઈ કર્મના લીધે એને સારી ખરાબ તો થવાની જ નથી ને બધા એક સરખા જ છે ને પછી જેમ જેમ એના પોતાના કર્મ બંધાતા જાય પછી એ ધીમે ધીમે પોઝિટિવ કે નેગેટિવ જે રીતે જ્યાં જતો એ રીતે થાય ને પછી આપણે કહી શકીએ કે એને ખરાબ યોનીમાં મળ્યો સર્ગ થાય મર્યાદાથી વરણ તો કરેલું જ છે ને પછી આખી પ્રકૃતિના સૃષ્ટિનું વરણ છે એમાં પછી જીવો કાર્ય કરશે ને એના કાર્યથી બંધાઈને પછી એનો જન્મ મરણ એ રીતના પ્રાપ્ત થશે પણ પ્રથમ તો પ્રભુની ઈચ્છાથી જ આખી સૃષ્ટિની ઉત્પત્તિ છે એમાં જે દૈવી જીવો ને અસુરી જીવો પ્રભુએ પોતાની ઈચ્છાથી ઉત્પન્ન કર્યા છે લેવાની જ વસ્તુ છે ભગવાન જેને મર્યાદામાંથી જે સૃષ્ટિ કરે હમ એ તો શરૂઆતથી તો હતું જ નહીં કર્મ તો હતું જ નહીં ને આ તો બધાનો જ પ્રશ્ન છે કે કોઈકને મનુષ્ય બનાયા કોઈકને પશુ બનાયા વૃક્ષ બનાયા કેમ તે શરૂઆતમાં તો કર્મ હતું જ નહીં ને તો પછી કેવી રીતે આ બધું બાયફર્ગેશન થયું ભગવાનની ઈચ્છાથી એવું પણ નથી બે દ્રષ્ટિના પ્રકાર ઉપપત્તિ પક્ષ છે અને ઉપપત્તિ પક્ષ છે તો જ્યારે સૃષ્ટિ બધું એક રસ થઈ જાય છે બ્રહ્મમાં એટલે મહાપ્રલય વખતે તે વખતે તો જુદી વસ્તુ છે પરંતુ ભગવાન જે આજ્ઞા કરે છે કે કલ્પક્ષય પુનઃસ્થાને કલ્પાદો જામે હમ તો એ પ્રકારની જેટલી સૃષ્ટિઓ છે એ સૃષ્ટિમાં તો જે સૂતો છે એ જ ફરી પાછો જાગે છે એટલે જેના જે કંઈ પણ કર્મ છે તે કર્મની સાથે જ એને ભગવાન ઉડાવી દે છે અને ફરી પાછા એ જ કર્મો સાથે એને ફરીથી જગાવી દે છે એટલે એમાં જૂનો કર્મનો હિસાબ કિતાબ બાકી રહે છે અને તે અનુસાર જ્યારે પુનઃસૃષ્ટિ થાય ત્યારે એમને શરીર આદિ પ્રાપ્ત થતા હોય છે પણ આથી સૃષ્ટિ છે તે વખતે વાત સાચી છે કે ત્યારે એ જાતનું કોઈ કર્મ નથી પરંતુ એ કર્મના સ્થાને ભગવાનની તેવી ઉચ્ચ નીચ ભાવની ઈચ્છા છે એ જ ત્યાં કારણભૂત બને છે એના પછી ગુણોનો સંગ છે એ મનુષ્યને ઉચ્ચ નીચ કર્મ કરાવે છે અને તે અનુસાર પછી જન્મ પ્રાપ્ત થતા રહે છે સારું આજે લગભગ સમય થઈ ગયો છે આપણો આજે અહીંયા રાખીએ